that time or this time. So when you have the opportunity of meeting a human soul, walking, eating poor, doing everything normally, then it is the greatest punya that you do, that you approach him with humility and you tell him, I don't know anything. Even if you're the greatest sinner that I have found, you go to him, don't, he says, who sinned? He teaches you that. See, it is not his job to take you from an A, C class jail and put you to a B class jail and then from B class jail to an A class jail. See, we are all living in jail. But the moment you realize that no matter where you are, whether you are in the US or any part doing your thing, not knowing what you are, you are always in jail. But if somebody says, you are not in jail because this is what you are, this is what your attitude your wife will give you your own self. See, I don't, I, I'm not at liberty to give you the jnana. The jnana should come from Dada. So I'm not going to speak about the jnana at all. But this much I want to say that the essence of everything that one has to know to sleep without worry, without tension, and making sure that in your next birth that you are progressing, that you will go up and reach your goal, is contained in this jnana that he gives you. And there is so much of depth and philosophy and everything contained in it that had it been better disciples of him and this word would just grow all over the world I wish people understood this. I wish, I wish every person who comes and preaches understands this. It is not ethics. It is not be good, lead a good life. It is there, but it's beyond that. It is understanding why, why this happens. And it is the most important thing is somebody shows you not that you are sin and you redeem, it's why you do this, why it happened that way. See, today when I walk, it said the world is a drama, the world is a puzzle itself. Now, it is a very crisp, correct definition, if you agree with me. Now, a puzzle does not necessarily mean it's all hardship. There are good things in the world, there are bad things. But this concept of good and bad, you know, I'm a holy person, you're not a holy person, all these words we use without, at least I, used to without understanding my own self. Without, and what good is it to go to university, get degrees, you know, five, five and five of degrees, all paper, see, it's all wasted. And then somebody asks, like him asks, who are you? You say, oh, I, I don't know, you know, I know this. There should be no doubt about that, I think. If you ask me today what you have learned, is, there is no doubt in my mind. That doesn't mean I am a human. But there is no doubt in my mind on what I am and what you are and what, what is my relationship to this world. Oh, this world is an illusion. This world is Maya. That's what the scripture says. But you say, it's not, it's okay. You know, this good thing is bad thing. But what is it? How do you resolve this puzzle? How do you do it? That no temple is going to do it for you. You have to realize this truth. not even through him, you have to realize through yourself, you feel. But what he gives you is this tremendous weapon in your hand that you can use. I like to think of it as a, a, a, a, a unique medicine, you know, like umbrella, immortal. And once you understand his jnana, then maybe you can try and endeavor. And I feel that sincerity is the, perhaps the most important thing in, in one's spiritual development, the development of your soul. It's not, it's not just repeating it, but one has to be at least, I feel it every day, two minutes whether it's morning or evening, when I can quietly be go in a corner and say, Oh Dada, you taught me this grace thing. Let me, let me have your grace flow. Let me know this. Because you have done everything to me. You have taught me everything. But let me practice it. Let me enjoy the Anandini for a, for a second. You see, it, to me that is what I would like to continue my life. You know, do everything. But that what he has given me is so precious for nothing. I don't have to go anywhere. I don't have to go to the mountains. I don't have to go to anybody. He says, you go do your activities, you do your pujas, you do this, but remember the principles. Remember first who you are and then try to understand who you are, who the world is. If you don't know who you are, then there is no question that you will not solve the puzzle. Now, I don't want to create the impression that I am a human or I know the answers, but I know one thing, that He has been so gracious. It, it was ordained that in my previous birth, I might have done something, or my father or great grandfather or my folk, they would have done something for me, that I met an illumined soul. You see, I was traveling in India <clears throat> and I asked one man in Rishikesh, I said, you know this, this jnani, yes, I met this jnani, I said, he's so much, it looks like he can there's so much truth and purity in him that is that the highest? He said yes. He said it because he says he has his business is just give you the knowledge. He is there to save you. And then we started talking he said, see, when this jnani walks on the floor, on the ground, wherever he walks, even even the grass, even flowers, animals, insects, if its feet touches this, then they will get liberated faster. Because that is all he does. His job is not to make cure of your stomach problem or head problem. No, he, that, Jnani says no, I, or give you eternal, you know, Jnani says no. I, if you want that, don't come to me. You go to the doctor or do something. If you want liberation from this whole jail business, then you come. So you may you may think that you want it, but be sure that you understand it. As I was, see, I am very sure now. After this jnana, I am very sure that I will be, I will get it. See, there was a, there's a parable. One man said, you know, in in the in the scriptures, one man said uh, he approached God. Now this is a story, and I hope I have time, Masan Bhai. Yes, no. He said uh, will I get moksha to Shiva? Shiva said, yeah, you might get it, you know, it takes 10,000 births you have to take. That man said, uh, thank you very much, at least 10,000 births I'll get. Then the other man was a very devout person, but you know, he already thought that he was there. You know, he said, okay, I also want moksha. But he said, uh, you know, for you it may take uh, five births because you studied all the scriptures. Oh, five births I have to wait? That's too long. See? Shiva said, the, the, the person who said 10,000, he got it first. This patience is something very important I learned from experience. That it is nice to say I want to be liberated right now, you know. But it's another thing to understand the whole life to have the experience. It's not something that you go and get it. It's something that you have to experience so that you can relate. You ask Dada what happens. He talks to you know business people. He gives exactly. He meets, meets different people, different walk of life. So unless you have the experience, you you cannot relate this great truth to every common man. So patience, I learned, is a very important virtue that one should possess. you have to be restless. I want to get it. That is, that's a good thing I feel. It helps you. But once you feel that and you're sincere about it, then the master comes to you. He recognizes you and you can recognize him. Now I, I would like to say also a very important aspect. There are a lot of people in who come and preach Vedanta, preach religion and they all are probably more qualified than I am to do this. And I'm not much of a learned man and I say this with all sincerity, humility and truth. But I say this, and this is again experience. When you doubt somebody, which I felt is good to doubt, this, is this my real teacher? It's good to do that, rather than just accept. Because a lot of times you will find out that you are disappointed, that you did not get something, and the fault may not always be with the other person. The fault may be with you too. But the, the bottom line is you are disappointed. You want to search someplace else. And I asked this question again to a very wise man in India. He said, you keep searching. There's nothing wrong. You know, keep searching. Meet all of them. But you test whatever is said in the light of the truth that the scriptures say. And when you go to one man and he tells you the truth and you're happy, then you will not go anywhere. You will not search somewhere else. That is the test. The ball is dropping from the stair steps. When it comes to the last step, it's not going to bounce. It will automatically shut And this is what many people who are much older than me, who are much wiser, much more learned, they have told me. Now, the first thing, yesterday Dada was telling me, the first sign of greatness is not for you to say, I know I I'm great. It's for the other person. See, teaches the most basic the fundamental truths in such a sweet way. Why do you resent? He said, don't even resent at, at the dog. He said, don't resent. I don't like this, you know. I hate this. Oh, I don't eat meat, you know. This aham, you know, he, he, he completely destroys it. He, he shatters it. And he lives it. I have, I have stayed with him. I've had the great fortune to be with him for hours. He has so much separated his body and soul. He lives constantly in this. I was asking my wife this morning. She says, yes, you know, he he doesn't live in the body, even though she does not come very often, she doesn't have the, time. She thinks of it. She immediately she, she notices the trait, the greatness in him. And my lesson is this sincerity when you approach him. It's very How much ego I have. But he has, he's, he's my redeemer. He has no ego. You ask him any question. Dada, I, I used to drink. Chalo hai, doesn't matter. I'll take care of that. So much compassion. So much. Even God will not. If there is a God, you won't have it. He, he has so much. And yet, we, in our, from our side, have to be sincere, I feel. I have asked him the, the, the deepest question that I had thought there was no answer to. And immediately the answer came. This is this. See, the, the beauty is he does not speak by thinking. See, what is what is uh, hydrogen and uh, what is water? You start thinking. But if that process I could see is not there. It comes immediately. And this can, I feel, is the greatest sign of a human man. He is he a good bad. It is cause effect. Cause effect. Oh, that was already said in Karma Yoga, right? But it's not. What how he interprets it is very clear and how important practice is what is serenity. He maintains the same voice. What what he eats, see, I think when I go home, what food is there waiting for me, or what they are going to serve? Will my car go here? See, it's not that he is not in that position. He does not have that thought. And my assessment of my Redeemer is, you have given me so much, let me be worthy of it. Let me be worthy of a little bit of it. Even if it takes so many births, it does not matter. But I said, Dada, don't leave I, I have clung on to your foot. Now it's your job. What do you do? If I'm going on the right path, you put this alarm clock on me, so I wake up. And it works. Anything you want to do, you know, it's not a feeling guilty or anything like that. It, it is that sincerity, that is the word for it, I feel. You know. I have, I don't want to do this. I, I don't want to do this. You keep on saying that. And you remember. And this is what I think I would like to do more. And be worthy of it. And in the little time that we have, See how much time you spend on other things. I used to do that, but I feel it's worthless, it's pointless. It will go on, you know. You have, you know, you have problems. It's a, it's a very great human thing to think that mine is the biggest problem. Nobody else is bigger. My problem is biggest problem. Every man thinks that. But that is the biggest error, error that every human being makes. The other says, no problem. No emotion, only motion. And these are not words. These are backed by solid truth. So, in conclusion, I feel that there is nothing that could have saved me from this other than coming in contact with him. This is my personal experience. And I don't want to sound like a salesman or a mouthpiece for him. I am sharing with you some of my most deepest feelings from the bottom of my heart. I hope and pray to him that I will always be worthy of his grace, my family, my wife and children. With his blessings and if I can only remember his principles and jnana and practice it and have the jagrati 24 hours a day, at least, you know, at some point in my future birth, 24 hours, then I know I have been saved. There is no I, my, all the words that you use without understanding. Everything is solved. So I want to say another thing. this again, Sri Krishna tells us. Arjuna asked him, he says, you see, you tell me this path of the, the right path. Ask me to this, you know. He says, what happens to me who go, I'm not able, if I'm not able to achieve that, I'm not here, I'm not there, I'm living here, I have lost this. Sri Krishna says very beautifully, I, I, I know the passage, but I, I can just think of him telling. And this is like darshan. Why are you worried about it? In this path, there is no return. There is no distance. You only go up. You see, he says, and I saw him in his birthday in Sanya. And I always wondered, you know, how, how God, how, how a divine man looks like. There were thousands of people who came to see him, poor people from the village. But they had this purity, they came with little gift for him. I saw him, he treated everybody with the same poise. No, no discrimination, nothing, same poise. And he reminded me of the book I read. You may ask me, have you seen it? No, but I can imagine, that's all I can do. Of Sri Krishna walking in Mathura. Before he arranges Kamsa, next morning he comes and he walks in the street. And there's this old lady who comes and gives, she's got a hunchback she makes a little sandal face for Krishna and she gives it to him. And he just, she sees the purity, she pulls her head and she becomes a straight person. Another person comes and gives him a gift. He was giving everything. See, this is a picture that I saw, in my own eyes. And it is not emotion, it's something that's very personal that I experienced. Now, since meeting him, I have had, it's not that I have not had problems, I've had problems, but they don't bother me anymore as they used to. And I would again like to offer my salutation to him and say that from my own experience, I hope and pray to Pujya Dada and always worthy of the Dhyana you do. There is, there is no question in my mind that if I keep on thinking about if I'm thinking about his spirit, how he gave me, what he has done in life, and if when I become one day જમાનામાં એવો પ્રશ્ન થાય છે કે ભગવાન રામચંદ્રજીએ સીતાનો ત્યાગ કરેલો તો એ બરાબર નથી એવું છે ન્યાયના આધારે બરાબર નથી ન્યાયના આધારે ન્યાય એટલે થર્મોમીટર કહેવાય શું કહેવાય હા એટલે થર્મોમીટર ના બરોબર નથી પણ જે બન્યું એ કરેક્ટ છે શું છે ન્યાય છે બન્યું એ જ ન્યાય કુદરત નો નિયમ કેવો છે જે બને એ ન્યાય અને આ થર્મોમીટર જોઈ લેવાનું કે આ ન્યાયમાં નથી આ એટલે ફરી ફરી સુધારો કરવો જોઈએ એ ફરી આવું ન થાય શું કહ્યું બાકી ન્યાય જે બની ગયું એ ન્યાય અત્યારે તમને કોઈ પણ મુશ્કેલી સવાર ભાઈ ભાઈની કોઈ ભાગીદારી હોય અને પછી એને બીજ બીજ મને ના આપે પછી તમે પાંચો ઘરે આપીને ગયે તો પછી તમે જે મળે તમને એ ન્યાય ના આધારે ખોટું કરી રહ્યા જે બન્યું તે ખોટું થયું ન્યાયના આધારે બન્યું તે સાચું બન્યું તે સાચું એ બન્યું એ ન્યાય ના આધારે ખોટું કહેવાય ના આધારે ખોટું કહેવાય ને પણ ન્યાયના આધારે જોવાનું નથી નો ન્યાય શું છે એ જોવાનું ન્યાય નહીં આધાર એટલા જ માટે જોવાનો હોય છે કે આપણે ફેરફાર કરવો જોઈએ કે આવું ના થવું જોઈએ એમની ભૂલ થઈ રાઈટ આપણે આવતો બહુ સુધારવો જોઈએ વાત નથી કરતા આપણે જે રામ ભગવાન જે થઈ ગયું એની વાત કરીએ મૂળ પ્રશ્ન એમનો પેલો રામ ભગવાન ની વાત છે કે રામ ભગવાને જે ત્યાગ કર્યો એમની ભૂલ થઈ ગઈ ને ના ભૂલ એ ભૂલ નથી જેવું બનાવ્યું તે જ બન્યું તમે જે કહેવા માંગો છો સમજ નથી પડતું ભૂલ તો આ થર્મોમીટર ના આધારે લાગે તો થર્મોમીટર નો આધાર તો જોવાનો જ છે ખાલી એ બન્યું એ કુદરતી રીતે કરેક્ટ જ હતું એ જ ન્યાય છે અત્યારે કોઈ પણ માણસ અત્યારે કોઈ પણ માણસ ને અહીંયા આગળ સ્કૂટર આવતું હોય અને સ્કૂટર સાથે આમ પગ પર ફરી ગયું અને તૂટી ગયું પગ ઉપર સ્કૂટર ફરી ગયું પગ ઉપર સ્કૂટર ફરી ગયું કોઈ માણસ ને સ્કૂટર સ્કૂટર હવે રોંગ સાઈડમાં લાવ્યો એ બધું ન્યાય ન્યાયથી બધું તદ્દન ખોટું કરી છે સ્કૂટર વાળા પણ આપણો તો પગ પગ ગયો એ હકીકત વાસ્તવિક કર્યું ને કે આ ન્યાય સીધો સીધો જે બન્યું એ જ કરેક્ટ આ દુનિયામાં આ જગતનો હેન્ડ આવશે નહીં તો બરાબર જે બન્યું એ કરેક્ટ જો સમજો છે તો આ વિજ્ઞાન સમજવા જેવું નહીં તો આ તો બધા જગત જાણે છે ને કે આ આ ખોટું છે ખોટું કઈ માથા ગુજો કરે ખાલી એટલે એને જે થર્મોમીટર ના આધારે ખોટું છે થર્મોમીટર શું કે છે કે આ બરોબર નથી પણ કુદરત શું કે છે આ બરોબર છે કારણ કે એનો વ્યવહાર કરવાનો આવો તેના વ્યવહાર પર આધાર મારી દ્રષ્ટિએ તમે કહું બહુ સમજદાર બહુ ઘેરી યાત્રા છે જે સમજાવ્યું કે એમની દ્રષ્ટિએ સાચું છે માટે ટાઈમ લે થોડોક આગળ એકદમ કેમ સમજાય તો તમે જે આ માનેલું કે આ ખોટું થયું આ દુનિયામાં ખોટું ન્યાય ના આધારે ખોટું થઈ રહ્યું છે બાકી ખોટું થતું જ નથી ગુજરાત હંમેશા ન્યાયમાં હતો એ રેગ્યુલર સ્ટેજમાં જ હતું મારું એમ તમને એવું કર્યો છે આ એ દેખાડે છે થર્મોમીટર પણ થર્મોમીટર કર્યો એ જ રાખી રાખે જોવાનું છે પિતાજીની સાધના તમે ધર્મ એટલે ન્યાય નથી ન્યાય તો બન્યું એ કરે બન્યું એવું જો તમે તમારી સમજણમાં બેસીએ તો આ જગતનો ઘણો ખરો ભાગ હલકો થઈ જશે આ અમે જાતે જોઈ લઈએ કે બન્યું એ જ કરે પછી એની પર ક્લેમ નહીં મારવો એની પર નો ક્લેમ ભૂલી જવું એમ ભૂલી જવું એટલે આ સમજણ રાખવાની છે કે જે થર્મોમીટરની વાત કરી ને થર્મોમીટર તમારે મૂક્યું હિંમત શું બતાડી ચૂક્યું કે સીતાનો ત્યાગ કર્યો એ ખોટું છે જગતની દ્રષ્ટિએ આ જગતનું થર્મોમીટર આવું છે પણ કુદરત શું કે છે કુદરત નો ન્યાય શું કહે છે તો કે કે જે બન્યું તે કરેક્ટ જે થઈ ગયું એ એમાં જો તમે આટલું ફેરફાર નહીં કરો ત્યાં તમે લાખ ઊંધા લટકો ને તો એ ત્યાં કરેલો પાછી સીતારામને પહેરવાની નથી કશું વળવાનું નથી એમાં આપણે જ ભૂલ થાય કે આપણે જ ખૂંચું માર્યું છે સમજવું છે જ્ઞાનથી તમે સમજો શું બન્યું તે કરેક્ટ રામચંદ્રજીને કરેક્ટ લાગ્યું સીતાજીને કરેક્ટ લાગ્યું અને એને બંને પોતપોતાની રીતે એ કરેક્ટનેસમાં રહીને રામ રસ્તે ગયા સીતાએ પોતાની સાધના પૂરી કરી અને આપણે પાછળ બેઠેલા બધા આ બુદ્ધિ વાપરીએ અને આપણે ગોઠા ખાઈએ છીએ ઉલટું એમને જે રીતે લીધું એ દાદા બતાવે છે એમણે કઈ રીતે એમની સમજ કઈ હતી રામચંદ્રજીની કે પિતાજી કે જે બન્યું તે કરે કે પોતે આપણે લાગે કે ત્યાગ કર્યો પણ રામચંદ્રજીએ ત્યાગ કર્યો જ નથી અને સીતાનો ત્યાગ થયો જ નથી આ તો બધું જે બને છે તે જોયા કરતા લખેલું છે કે સીતાનો ત્યાગ કરેલો રામાયણ એ જે ભાષા છે તે બાળ ભાષાની વાત છે તો વાલ્મીકી વાત છે હજુ શું કહે છે કે અમારા સગાવાળા થાય મારા સાસુ થાય બીજા થાય મામા થાય તારે સફેદ ભગવાન જોઈ ગયો એ મરી ગયેલા બીમારી તમે તારો ઘર જોડી નહીં કહેશે એટલે લોકો આજના શું બુદ્ધિશાળી શું શોધ કરવી કે આ કૃષ્ણ ભગવાન એને ઉશ્કેર્યો છે કેવું નથી આ લોકોને શું સમજણ પડે આ બુદ્ધિથી સમજાય બુદ્ધિ ગલ્પા સમજાય શું એટલા માટે તમે સાંભળવા માટે આવ્યા છે કે મારી પાસે તો એક્ઝેક્ટ સમજાય પછી તમે ફીટ થઈ જાય પછી વાંધો ના આ બહેનો અહીંયા બધી ભેગી થઈ છે ભાઈઓ ભેગા થયા છે એ લોકો સમજી શકે કહેવાનો મતલબ તમે ટાઈમ લઈને હવે સમજાવો એમ આ તો બધા લગભગ ઘણા ખરા તો કેટલી વાર દર પાસે આવી અને સમજે છે અને જે ક્વેશ્ચન છે આજે લોકો એમ કે છે કે ભાઈ રામ ભગવાને તે ત્યાગ કરેલો હતો એટલે ભગવાને ખોડું કર્યું એટલે પુરુષ અન્યાય કરે છે અને સ્ત્રીઓનું એમ કેવું છે કે અમે અન્યાય ઊંઘે મોડે શા માટે સહન કરીએ કારણ કે આ જગત ન્યાય જેવું નથી વ્યવહાર કરું વ્યવહાર વ્યવહાર એ જ અસલ ન્યાય વ્યવહાર કરવું એ જ અસલ ન્યાય તમારો જેવો વ્યવહાર હતો એવો જ એટલે એ જ અસલ ન્યાય ના થર્મોમીટર સુધી થર્મોમીટરના આધારે લોકો જ પડે એવું રાવણ આવો કોઈ ગુનો નથી કર્યો છતાં એ લોકો ગુનેગાર ચડાવી એના પૂતળા બાળક કારણ કે જે તે સાયન્ટિસ્ટ આ તો લોકોને ને ખોટું સીતાજી નું હરણ કર્યું સીતાજી નું હરણ કર્યું હરણ કર્યું એ બનાવે એ સંજોગ ન્યાયનો બનેલો પણ એની દ્રષ્ટિ નથી બગડે નહીં જેની પાસે રાવણ રાવણ હતો કેવો સાસુ એકતા ભલે ગ્રહો વિકટો રહે તો આ બાજુ રામચંદ્રજી એના જેવો શાંતિ રાખો રાવણ તો રાવણ તો આ ભગવાન થયા નથી ભગવાન સાથે કૃષ્ણ ભગવાન ભગવાન થયા એ ભગવાન એટલે આ કોઈ બુદ્ધિમાં માથાકૂટ કર્યા કરે લડમ લડ્યા કર્યા કરે લગર એ જમાનામાં એ લોકો શું કામ લડ્યા એ લોકો લડ્યા ત્યારે પછી આજનું આ નવું જનરેશન લડે ને એ જમાના એ લોકો શું કરવા લડ્યા એ લોકો લડે એટલે આ જનરેશન લડ્યું ને રામ રાવણ બધા લડ્યા લડવા માટે તમે વાંચો શું ઇતિહાસ હોય એમાંથી બોધપાઠ શું લેવાનો પાછળના લોકો જે એમાંથી બોધપાઠ શું લેવાનો લગ્નો લગ્નો ના આવે ઇતિહાસમાં લડવા માટે તો જન્મ ધરાવે જો એક બાજુ છે તે રામ અને લક્ષ્મણ તે લક્ષ્મણ એક બાજુ જન્મ હતો અને એક બાજુ રાવણનો જન્મ થયો એ દેવ સામા સમય લઢવા માટે જ જન્મ્યા હતા અને એટલે એનાથી બધો ઇતિહાસ રચા છે લોકો ઇતિહાસ વાંચશે એ લડવા જુદી વસ્તુ છે આ વસ્તુ સમજવા જાય છે લઢવા માટે જ જન્મ્યા હતા પેલો વાસુદેવ હતો લક્ષ્મણ રામ બળરામ હતા અને આ પ્રતિ વાસુદેવ પ્રતિ નારાયણ રાવણ તે દેવ લડવા માટે જન્મ પામેલા પછી કૃષ્ણ અને જરાસંઘ લડવા માટે ઇતિહાસ અને એમાંથી ઉત્પાદ લાગવા મળે લોકોને આપણે જો બોધ પાઠ લેતા હોય નવરા હોય તો કરે છે પણ આવું વાંચે ને પહેલું વિશ્વયુદ્ધ થયું આપણે એમ કે ઇતિહાસ જાણીએ છીએ જે પહેલું વિશ્વયુદ્ધ થઈ ગયું લોકોને ખબર પડી કે આ ખોટું થયું તો લોકોએ બોધ પાઠ લીધો ને એને બીજું કર્યું અને હવે ત્રીજાની તૈયારી છે એનું શું એટલે કે લોકોએ આખી બોધ લીધા ની પહેલું વિશ્વયુદ્ધ થયું બીજું થયું હવે ત્રીજાની તૈયારી છે વિશ્વયુદ્ધ વર્લ્ડ વોર જે થયા થાય છે એમાંથી લોકો બોધપાઠ લઈને આગળનો વાર બંધ કરતા નથી ને ચાલુ જ રાખે છે એ બધું કરવા માટે સજાયેલું છે નથી એટલે એનો દોષ નથી જે બનશે એ કરેક્ટ છે બન્યું તે કરેક્ટ છે ન્યાય ન્યાય છે આમ જ થવું જોઈએ થવું જોઈએ સીધી વાત થોડા થઈ રહેશે આમ જ થવી જોઈએ એનું પ્રિવેન્શન શું જે ખોટું થાય છે એનું પ્રિવેન્શન શું હવે જે ત્રીજી વાર થવાની છે તે વિભાજન થવાનું છે મનુષ્યનું આખા વર્ગના મનુષ્યનું વિભાજન કરવાનું છે કે બધા મનુષ્યોને ઘઉંના ઘઉંના ગુણમાં ઘઉં જ્યાં હોય ને ઘઉં તો ઘઉં પાંખા ત્યાં ભેગા હોય ત્યાં આપણે ઘઉં કે શું કે આ ઘઉંની ગુણો છે એટલે ભાઈ પાંખેડા ભાઈ છે ને તમને તો કહેવાય ઘઉંની ગુણ વ્યવહાર ને એવું આ માણસ અત્યારે આ આ જે કદી આ આ વર ના આવે તો આ મનુષ્યો મહા દુઃખી થઈ જાય દુઃખમાં કર્યા કરે શું કહ્યું આ વાર આ ક્લિયર થશે પેલી વાર ક્લિયર કરી નથી પેલી વાર તો વધુ વધુ ઊંડા મોડા રાખ્યો આ વાર ક્લિયર કરી આવશે એટલે બે બે વસ્તુ જુદી પડશે ઘઉં અને કાંકરા બંને એટલે અમદાવાદના પેપર વાળા એમને પૂછ્યું ઘઉં કોણ અને અમે કોણ એના મને એમ કે ચાલો અમે ઘઉં હોઈએ તો અમે બચી જઈએ તમે એમને એવું છે બરાબર ડેફિનેશન કહું ઘઉંની ઘઉં એટલે મનુષ્યો જે ભ્રષ્ટાચાર પરણે કરાવ્યા છે એ કાંકરા છે જે ભ્રષ્ટાચાર પરણે કરવો પડે છે ઘઉં છે ત્યાં ઘઉં આપણે બચી જવાના છે કંકર બચી જવાના છે ખોટું શું કરું છું ન્યાય કરી રહ્યા છે આ તો નિમિત્ત છે બિચારા આ આ શું કરે એને ઘણું બંધ કરવું પણ ના થાય એને સંદાસ બંધ ના થાય તો આ લોકો આ શું કરે મારો કહેવાનો મતલબ શું છે કે બંધ થવું જોઈએ એમ તમારા જેવા ઉપદેશકો હોય એ કે મારું કહેવું એવું છે કે તમારા જેવા ઉપદેશકો હોય તો પછી આ બંધ થવું જોઈએ વર્લ્ડ બંધ કરવાની જરૂર નથી કરેક્ટ છે કરેક્ટ પછી તમે ઉપદેશ આપો શું નામ આપનું અમે અમે ખુશી નથી આવું અમે ખુશી ના આવી પણ બનવા કારણે છોડતા નથી માટે અમે એમાં તે મૌન રાખીએ આ ન બન્યું બને અહીં માણસ જીવી શકે એમ એ દસ વર્ષ માણસો બધા જીવી શકે એમ નથી આ બનશે ને ત્યાર પછી બે હજાર ની પાંચમી સાલમાં હિન્દુસ્તાન આખા નું કેન્દ્ર થયું છે બે હજાર પાંચમી સાલ નહીં તો એને હિન્દુત્વ બહાર જ ના આવે આ કાળ કરી રહ્યો છે કોઈ જાત એમનો દોષ એમનો દોષ એટલો કે આ ફટાકડા બનાવતી વખતે અમે નક્કી કર્યું હતું ની નાખવા બનાવતી વખતે હવે બનાયા પછી હવે વિચાર કે ના એમ તો નહીં નાખવા હવે કે બીજા બીજી શક્તિ વાપરો પણ ચાલીને જે વખતે જે બનાવી તે વખતે જે નક્કી કર્યું છું ને તે વપરી જ જવાના રસ્તા ઉપર અને રસ્તા વાળા એટલે એ લોકોએ નક્કી કર્યું છે કે ભાઈ તમારા છોકરાના છોકરા જે થશે એ બધા કોમ્યુનિસ્ટ થઈ જશે આ કન્ટ્રી પણ એમ કે એ લોકો એવું નક્કી કર્યું છે કે તમારા છોકરાના છોકરા થશે તે આ કન્ટ્રી ઉપર પણ કમ્યુનિસ્ટ થઈ જશે આ દેશ કમ્યુનિસ્ટ થઈ ગયો કમ્યુનિસ્ટ દેશ એક નહીં તેને નહીં ખાતરી હવે આ ભેદ હે કચ્છે ઘા ઉડાવી તો તો પછી આખી સૃષ્ટિ નો નાશ થઈ ગયો દિવસી રહેશે દિવસી રહેશે પણ મારું જવું યાર જે થઈ રહ્યું છે એ કરેક્ટ થઈ રહ્યું કુદરત હંમેશા કરેક્ટ જ કરે કુદરત કુદરત અવરું કરતી જ નથી કોઈ ક્ષણ વરસાદ બે વર્ષ વધારે ન પડે તે કુદરતે રેગ્યુલર જ કરી દે ન્યાય કરેલો છે લોકો મુંબાવે ભક્તિ કરાવેલું કે એનો કઈ રસ્તો જ નથી રસ્તો ના હોય તમે છે આ રસ્તો રસ્તો જ નથી જરૂર છે ટાઈમ હિન્દુસ્તાન તો છે હિન્દુસ્તાન તો જન્મ ત્યાંથી ભાગ્યશાળી છે એનું જન્મ બોર્ડ થયો ત્યાંથી ભાગ્યશાળી હિન્દુસ્તાન તો પહેલેથી જ ભાગ્યશાળી છે એવું કેમ મનાય એની પોતાની છોકરીઓ સાથે બધું રહી શકવું એ તો કળિયુગમાં જે કહેલું છે તે થાય છે એમાં કઈ નવું નથી થતું આધ્યાત્મિક વાત જે છે ભારતમાં પછી નિર્ભયતાથી રહેશે નાઇન્ટીન નાઇન્ટીન નાઇન્ટી ફાઈવ પછી નિર્ભયતા નો નો નહીં થાય નિર્ભયતા એમ કે છે એમ કહેવા માંગે છે કે આ બધું રિવોલ્યુશન થવાનું છે ને હવે એવી એવી સ્ટેજમાં આવી ગયું છે કે સ્ટોપ નહીં થાય આપણે કોઈ હાવ જોતા નથી અત્યારે કેવું ખરાબ પરિસ્થિતિ એમના દર્શનમાં જોઈને કે છે એનો જે અનુભવ તમે કે બધા કરીએ છીએ કોઈને થતો નથી કે નથી નાનકી અને સરસીમાં મારી બાવીસ વર્ષની ઉંમર હતી એને ત્રીસ કરોડની વસ્તી હતી એ તો બધું નિર્મિત નિયમ કેવો જ જાય step by step by step હવે હાનિ થશે એકદમ હાનિ એટલે વૃદ્ધિ હાનિને નિયમના આધીન છે આ જગત ત્યારે લોકો શું કે છે બે અત્યારે આટલી વસ્તી બે હજાર માં થઈ આપજો એ શેના જેવી વાત છે આ નાની મને છોકરો હોય ને ચાર ફૂટ ને પાંચ ઇંચ નો હોય ચૌદ નો અને ઓગણી વર્ષે પાંચ ફૂટ ને ત્રણ ઇંચ નો થયો સમજ ને કે આ પાંચ વર્ષ નો કેટલા ઇંચ વધ્યો હે આંકડા ખબર દસ ઇંચ વધ્યો આ પાંચ વર્ષમાં તો પચાસ પંચાવન વર્ષથી કેટલો થશે એના જેવા આડા કાઢે છે ડોન્ટ ફોરકાસ્ટ આ દુનિયાના ફોરકાસ્ટ કરી શકશો નહીં કરશો ગુનો છે તમે તો ફોરકાસ્ટ કર્યું કે બે હજાર પાંચ ની સાલ ની અંદર ઇન્ડિયા સેન્ટર બનશે આધ્યાત્મિક તમે તો ફોરકાસ્ટ કર્યું કે બે હજાર પાંચ ની સાલ માં ઇન્ડિયા એ ફોરકાસ્ટ કર્યું એ તો મને પૂછાય એનો જવાબ આપેલો એવો કરવાનો અધિકાર છે કે માણસ ને વિટામિન થઈ પડે ભૂતકાળ માણસ ને ભય ઉગાડો બનાવે એવું ના શાંતિ થાય આનંદ થાય આ વસ્તુ વધી જશે તો આપડા લોકો વિચારે છે કે બે હજાર માં આવતું આપણે શું થઈશું એટલે હું અત્યારે ખાવ ને અત્યારે કશું સવાર નથી આ તો ઘન ચક્કરો ની વાતો છે કે બાબા બાબા ને પાંચ ચૌદ નો આટલા ઇતિહાસ આઠ નો અત્યારે આટલો એ રોંગ થિયરી ગવર્મેન્ટ કરાવી દેશે અત્યારે એક આધ્યાત્મિક બે હજાર ની પાંચ સાલમાં થશે એ એક સારું વિટામિન સારું છે બે હજાર ની પાંચ સાલમાં જે ના ગુજરાત ન્યાય છે લોકો કે ન્યાય છે તમને એકલા નહીં કારણ ન્યાયના આધાર છે ન્યાય ડોન્ટ સી ડેર અને ત્યાં જોવું હોય કે સમગ્ર જોવું હોય તમારે રસ્તો કાઢવાનો કે મેં એવું જ શું ગુનો કર્યો કે છોકરો હમો થાય તે ગુનો શોધવા માટે સર્વોચ્ચ જોવાનું બાકી બાબો હમો થાય કરેક્ટ જ છે Thank તમારે એટલું જ ન્યાય નથી અને આવું કેમ બાપના હમ કેમ થાય છે એ તમારે તમારી શી ભૂલ થઈ ગઈ શોધ કરવાની જરૂર થઈ ગઈ કઈ ભૂલ થઈ ગઈ આવો પાસે બાકી એ તો કરે સારું છે કે બરોબર છે તમારે મળે એમ કે ખોટું આમ પાછું છે એ જ દાવનો છે <laughs> બોલો બોલો એટલે જો પેકેજ લઈને તમે આવ્યો ને એ તો ભોગવું જ પડતો પ્રેક્ટિસ તમે જે બાજુ આવ્યા હોય આ તમારો ગુણ છે આ મને એટલે પછી કોર્ટમાં જજો કોર્ટમાં જે બની જાય કરે ના કોર્ટ જે બને છે એ કોર્ટમાં તમારે વિરુદ્ધ સાચું તમારું ન્યાયના આધારે તમારું બધા લોકો એ જ અને તો પ્રશ્ન ઉભા થાય બંધ થઈ જાય પ્રશ્ન બંધ ના થાય આમ જગત આથી ઉભું રહ્યું આ ઉભું થઈ જાય આવરી અમને કોઈ આવીને આપણે ગાળ મળે તો તમારું જ્ઞાન છે કરેક્ટ તમે કહ્યું એમ કારણ શોધવું પડે કોઈ ગાઢ નથી મળી હા એનો દોષ નથી આ ના મારો એવું એનો દોષ નહીં દોષ મારો કોઈ દેતો નથી હું રૂપિયા આપું તો દોસ્ત મારો આભાર મારો આભાર મારો કોઈ જાણજે આપણે તમારો આભાર મારો મારા ખોટું ખોટું થયું છે મારું સુધારા મારી તમારી જીવનનું પરિણામ છે બરાબર હવે સુતાજી નો ત્યાગ કેમ થયો સારા નથી આવ્યો સંપૂર્ણ સુધી માત્ર નિર્દોષ છે તમે એકલા દોષી સંપૂર્ણ શાંતિ અને સુખીલા થવું હોય તો તમે એકલા જ દોષી છો બીજા બધા જ કોઈ નિર્દોષ છે બધા આ નિર્દોષ ને દોષી થયા છે ને પોતાને પોતાના દોષને મુક્તિ કરે છે કારણ કે પોતે જજ પોતે ને પોતે વકીલ કેવો ન્યાય કરે પોતે જજ પોતે આરોપી પોતે વકીલ સત્ય વસ્તુ ના જોઈ ગાંધીને પોતાને ખબર જ હતી કે નિર્દોષ છે લક્ષ્મણને કહેવામાં આવેલું મને ખબર છે ભાવિક એના બગીચામાં જુઓ તો બકેલા ડોલા આવડે આવડે તળાવ બગીચામાં આવડે આવડે કારણ તમારું પોતાનું કોની ભૂલ ન્યાય ન્યાય અન્યાય કોનો થઈ રહ્યો પોતાનું જ કર્મ હિસાબ જ આપી રહી છે તમારો હિસાબ છે તમારે કરી દેવાનું મારી ભૂલ થઈ આવે ફરી ખાતર બાતર નાખી બે સમયમાં જે જે આપણા સમાજમાં થતું હતું એ રામજી બતાવ્યું તમે સીતાજી બતાવ્યું હવે ના થાય તમારે બાર બત્તી બતાવી તો વોટ થઈ ગયું